ચાલે બંધ કરી રાખતી તમે ત્યાં કરી ગોળીઓ આપી ને એટલે પી જાય ગંધાય બધું લગ્ન મનનો મન મન થઈ જાય બધો શું થાય અને મન રસ થઈ જાય બીજું પૂછ હવે ભાદર ના પટેલ છે આપડે જુદું ના માને છે શું કે છે જૈન ધર્મ ના ગુરુ પરસોત્તમદાસજી મહારાજ ને ઓળખો ને કે પટેલ હતા ગોંડલના ગોંડલના રહીશ ગોંડલના પરસોત્તમદાસજી મહારાજ અમારા ગામના બહુ મોટા મોટા અને ગોંડલમાં મા સત્યો ગોંડલમાં ગયા હતા તો મા સત્યો કે છે અમને આ જ્ઞાન આપો કે મા સત્યનું નામ શું હતું આપી દો કે છે તમે ક્યાં આપીશું તાકત આપણે એક્સિડન્ટ હતા પેલા એ પ્રેસિડેન્ટ શું નામ હતું સિનેમા વાળા સિનેમા વાળા સિનેમા વાળા પ્રેસિડેન્ટ હતા હા એવું કઈ ઝઘડિયા ત્યાં જઈને એટલે ત્યાં આપેલું સિનેમા સિનેમાના માલિક હતા પછી જામનગર આવ્યા અમે ત્યાંથી એ જામનગર કાકા નામ શું લાંબા થઈ ગયા ને આજે દર્શન થયા દસ વર્ષથી દાદા ભગવાન ની માળા બધું છું ચાલીસ રોજ શું કે છે આજે દર્શન થયા મારું કામ કરી નાખ એટલે છોકરાઓ છોકરા બધું રાગે પાડીને આવ્યા તારે ક્યાં રાખ્યો છે મોલ રાખ્યો છે હીરાબા કોણ ખબર સાથે ના આવ્યા સાથે ના આવ્યા કે સાથે ના લાવ્યા અને આ એક પગે છે તે નથી ધરાતું ને આ છે એટલે ગુજરાતી કરીએ તો કહે છે દાદા ને દીકરા દીકરીઓ ખરા કે છે બધા હતા ત્યાં પહોંચી આયા તો ત્યાંથી જ એટલે આયા ત્યારે મહેમાન પેડા શીખવડાવીને મહેમાન એમને ઇન્વાઇટ કર્યા હતા ગયા તારે પેડા ખવડાવીને લાગે પડે શું કહ્યું ગેસ આવેલા ગયા એમાં મારું શું ગેસ ને કેમ કેમ બોલતા ને સાચી વાત સમજી ગયો ગેસ્ટ આવ્યા તો ગયા પાછા આવે જાય ગેસ્ટ જ કહેવાય રોકાય એટલે મહેમાન કોક વધારે રોકાય ને કોક ઓછું રોકાય એટલે બધા છોકરા બધા પચાસ હજાર થયા હતા હીરાબેન સેવા તો છોકરા દસ હજાર છોકરા ઉત્તર અને તો મોટા મોટા ગ્રેજ્યુએટ થયેલા કરે ના કરે મેં તમને બધી ચીજ આપેલી બધું સુખ આપેલું તમે કરો ના કરો હે બધી જ પ્રકારનું સુખ આપે માગો એ સુખ આપે અને સુખ પાસે મોક્ષે લઈ જાય એવું હોય કેવું બાકી અહીં સ્લીપ થાય હોય સુખ ને શું કરવાના ભટક ભટક કર્યો મેં તો કઈ બોલતો નથી તારી પડી ગઈ બિલકુલ ને કઈ બોલ બોલ બોલ કઈ ગયા તારા ફ્રેન્ડ કઈ ગયા હા બેટા બનાવી તું તો બિગિનિંગ થઈ ને પણ બિગિનિંગ થાય ત્યાં ડાયરેક્ટ થવામાં જ છે ક્યારે એન્ડ આવશે <laughs> તૈયારી છે તૈયારી છે હવે નહીં નહીં હા બિગિનિંગ એન્ડલેસ જગત છે કેવું છે અનાદિ અનંત એવરલાસ્ટિંગ જગત કોઈ ક્રિએટરની જરૂર જ નથી ક્રિએટર ની જરૂર જ નથી everlasting the world is a puzzle itself God has not puzzled this world at all. Only scientific circumstantial evidence there. સમજ્યું એટલે ભગવાન નહીં મનાય નહીં તો કુમાર ક્યાં ન રોકે ક્રિએટર એટલે કુમાર તમે સમજાયું ને મારી ભગવાન ના પાડીશ મારી ભગવાન તું એટલે સાચું ક્યાં નહીં તને તને કોણ શીખવાડ્યું ભગવાન બનાવી ને ભગવાન તમને જીવન આપે છે બીજા લોકો જીવન લઈ શકે છે પણ જીવન મનુષ્ય આપી નથી શકતા ભગવાન અપાશ્રે જઈએ ને તો બધા ત્યાં સાધુઓ હોય ને એ વ્યાખ્યાન આપે એમાં કે ભગવાન તમને જીવન આપે છે એની ઉપરથી માન્યું કે ભગવાને આ દુનિયા બનાવી ના <laughs> તમારું જીવન જીવન બધું તમારા કર્મના કર્મના ઉદય તમને કરાવડાવે શું કરે તમારા કર્મ તમને કરાવડે તમે કર્મ કરો છો કર્મ બંધ કરી દો તો બસ એ છૂટી છૂટા થઈ જાઓ શું કહ્યું કર્મ બંધ કરી દો તો છૂટા થાવ તમે કશું કર્મ કરો છો ઘણા કર્મ થાય છે ઘણા કર્મો થાય છે રોજે શું કરો છો ખીચડી કઢી <laughs> ખીચડી કઢી એ કર્મ ના કેટલા કર્મ ના કેટલા પ્રકાર કર્મ કેટલા પ્રકારના કર્મ હોય છે શું કામ કર્યું કોઈ કામ કર્યું છે આજે શું કામ કર્યું ડિઝાઇન કર્યા રોડ ની બધી હાઈવે નું ડિઝાઇન રોડ ની બનાવી હમ રસ્તાની ડિઝાઇન બનાવી હતી ડિઝાઇન એકલા બનાવી બધા કાગળ હતો પેન્સિલ હતી ના બધું ના હોય તો તું શું એટલે બનાવો અત્યારે કર્મ કોણ નામ કેવાય કોઈ ચીજ ના હોય તારે કરવું કહેવાય તમને સમજ પડી ને એટલે જૈન જૈન ભાઈ હતા તે પદ્માસન ત્યાં જોયેલું પદ્માસન જોયેલું નહીં તમે જોયું ને પદ્માસન વાળીને હા ધ્યાન કરવા બે કામ કર્યું એ શેઠને મેં પૂછ્યું મેં શું કરો છો ધ્યાન કરું છું તમે સારું નિંદા ગયા હતા ધ્યાન કરતા એવું ને એવું ચિંતા ગયા હતા નતા કરતા તો કેમ આ ધ્યાન કરતા નથી ત્યારે કશું બોલ્યા નહીં અને આવામ કરવા પડ્યા મને એ શું કહેવા માંગે છે દુખવા માંડ્યા દુખી ગયા તમે તપ કરતા તું કરતા હાથું રડનું હાથું રડતો <laughs> તું કરતા તકની જરૂર નથી અને બસ કરતા તું કરતો નથી અમદાવાદ હાથમાં અમદાવાદ હાથમાં તમે સમજ પડે છે આપણે કરતા પણ સ્વતંત્ર હોય કેવું હોય બીજી ચીજો હેલ્પ કરે રિલેટિવ માં એ ના થાય એ કરતા પણ ના થાય એ ભોગતા પદ છે શું છે એ કયું પદ છે કર્મ ભોગવો છું આ શું છે અને આપડે લોકો ભોગવે તરીકે હું કરું છું આમાં હું ચંદા છે ચંદા જવાની કોઈ દુનિયામાં કોઈ ડોક્ટર જોયો નહીં છે ચંદા જવાની શક્તિ હોય તો આ હું આ ચંદા જ ચંદા જવાની શક્તિ કઈ કરે જડ ની ક્રિયા છે જડ ની ક્રિયા છે જડ ની ના એટલે આપણી શક્તિ નથી અટકેલદાર ખબર પડે ફાંકી મારી તો ચાલ્યું અટકે અટકેદાર ખબર પડે આપણી શક્તિ નથી આ તને ખબર પડી આપણી નથી એ શક્તિ ક્યારે ખબર પડે અટકે ત્યારે ખબર પડે એટલે ડોક્ટરે મેં કહ્યું ત્યારે ડોક્ટરો પછી હા વાત સાચી કે છે ઊંઘવાની શક્તિ કઈ તમારામાં એ જયારે ના આવતા ખબર પડે આ શક્તિમાં આપણી નથી ને એટલે શક્તિ ઘડી ઉઠવાની આપણે તમારો તો ઉઠવાની ઘડી ઘડિયા રાતે મૂક્યા ત્રણ વાગે ઉઠવામાં કઈ શક્તિ તમારી એ કોમાં ને જ્ઞાન કરવાની હે જ્ઞાન જ્ઞાન કરવાની કે આ નાવા દેવાનું જ્ઞાન જ્ઞાન જ્ઞાન નહીં દાદા જ્ઞાન જ્ઞાન કર્યા ને જ્ઞાન કર્યા ગયા ભાઈ બુદ્ધિ હોય તો થાય કરે શું એટલે જેના ધીરે ધીરે વસ્તુ બીજી વસ્તુઓ હેલ્પ કરે છે એ વસ્તુ એટલે કરતા નથી પણ એના ભોગતા જ છીએ આપણે શું છે કરતા તો ક્યારે કહેવાય અહીંથી મુંબઈ તું ગયું હોઉં અને તારો ઓળખવાળા નજીક રહેતા હોય સ્ટેશન પાસે તો બહુ મારું થયું હાડા ક્યાં થયા એટલે તું એમને કહું નતું તને કે હરણ મારા અહીં હગાર્યા છે પાંચ જણ આપણે ચાર પાંચ જણ તરત ધોઈ જઈશું એટલે પાંચ જણ ત્યાં ગઈ તારા હગાર ત્યાં બોલાયા ચંદુભાઈ ચંદુભાઈ ત્યારે કોણ છું શું તારું નામ રમા એમ રમા રમા એટલે ઓળખી જાય એટલે તરત ઉગાડે પણ એ જણ રમા એકલી જ પણ ચાર પાંચ જણ દેખે એટલે શું બધાને કેમ તમે જતા પાસે એવું કે શું કે આવો બધા આવો પધારો ના કે આમ સભા સાહેબ બે હારે બધા બધા શું તો ભાઈ મનમાં શું થાય અત્યારે કે હું આ બધા એ કર્મ એ કર્મ જે આવો બોલાવે છે ને આવો પધારો એમાં તો જીભ વપરાયું બધું વપરાયું સમજે ને વિનય વપરાયો વિવેક વપરાયો તે બધું થતે વધતા પણ સમજે ને પેલાને પૂર્ણ વપરાયું પેલાને પૂર્ણ હોય તો આપણને ભેગા થઈ જાય આપણે તે ઊંઘી ગયા હોય નાફળ બોલતો હોય ચંદ્રી ગોરતા કોણ છે તમે હવે ને એટલે મેં કહે છે અત્યારે કઈ થયું આ પુરસાદ ખરે ઘરે આ પુરસાદ આપડે લોકો આવતા ભાવના સુખ ને માટે તારે અંદર પડી ગયા વળી પાછું આગળ શું કરે તે જોવો છો પાછા અહીંયા આબુમાં રાખતો કાઢે ને આટલી રાખલી પણ શું પણ બોલ ને ચા ચા અરે પેસી કે પેસી મળે નહીં ચા તાર પેલા શું કે તું શું કહું હતા રહ્યા તો ચાર ચંદ્રી હતા ખીચડી કહીએ છીએ ચાર ચંદ્રી બહેરા પાસે તું આપવું છે હજુ ભાઈ ના હજુ ભાઈ આ ના શું આપણને અહીં સુધારો આ કહે ભાઈ એવો વિચાર આવી ગયો અને મનમાં આવી ગયો ભાઈ અત્યારે કચ્છમાં અમારે કરવું શું તજ્ઞા એનું પ્રતિબંધ કરો હે દાદા ભગવાન અમે માફી માગીએ છીએ આવું ફરી નહીં કરીએ અત્યારે આયા છે એમની સેવા કરવાની મન તક આપો શું તો પછી તમે સુધાર્યું કહેવાય ને પછી બગાડ્યું એવું સુધાર્યા છે ને હે આવે તો ખરું કરતા કે છે મારું પ્રતિક્રમણ કેતા કેટલા પ્રતિક્રમણ રસી કે કેટલી જાતના હે એવું પાંચ જાતના પાંચ પ્રકાર કોણ કહેતું હતું આપણા મનહરભાઈ પૂછતા મનહરભાઈ કહેતા કેટલા કેટલા પ્રકારનો કઈ કઈ જાતનો શું કે છે રાયસી દેશી પાક્ષી રાયસી દેશી ને કચ્છમાં વાત કરતી હતી ભાઈ મારે કહ્યું કે રાયસી અને દેશી પ્રતિબંધ કરજો રોજ કે છે શું કે ત્યારે એક જણા મનમાં નામ હતું ખેતી એના નામ ગાય છે મારું નામ નહીં ત્યારે ખેતી ના નામ ને પ્રતિમા કરજો કે એટલે આ પ્રતિકોણ પ્રતિકોણ કેમ કે આ રાયચિત પ્રતિ કોણ કરે છે તે કરતા જ નથી હજે કરવા જોઈએ તો આપણે ચોખ્ખો કરવો જોઈએ હજે તમે પ્રતિકૂળ કેટલા કરો છો આપડે ત્યાં યોગ આવે કેવો છે દસ સત્તા ની હાથે પ્રતિકરણ કરી તમે સુટાન સાહેબ કે કેવા પ્રતિમા બાર કલાક રાખીએ એમને પડી જાય દે દહીં ના થઈ જાય પછી પૂછવાનું દહીં કરવા પાછું નહીં તો થઈ ગયું અને દેશી પ્રતિમા કયા નીકળ્યા થઈ ગયું દહીં તો જમી ગયું મહિનો એનું શું થાય છે કેવું છે શું કામ થાય છે કેવું હા તમે અમને અમે તમને જાગૃતિ આપી છે ચોવીસે કલાકની જાગૃતિ એટલે તમારે દોષ થતા ખબર પડશે કે આ દોષ એટલે તરત શું સાહેબ કે દોષ કે પછી કરી લેવાનું ખબર પડે ને એ થોડું કહેવાનું રહી ગયું છે એટલે તમે જાયથી ખોળો છો શું કામ સાહેબ કરવાનું સમજાય ને દોષ થતાની હાથે નિર્મૂલન પ્રતિક્રમણ તો મુખ્ય વસ્તુ છે અતિક્રમણ થી જગત ઉભું થયું છે અને પ્રતિક્રમણ થી જગત બંધ થઈ જશે ક્યાં ઉભું થયેલું છે અતિક્રમણ ક્રોધ માન માયેલો બે અતિક્રમણ છે એનાથી જગત ઉભું થયું અને પ્રતિક્રમણ થી બંધ થઈ જશે પહેલા સેકન્ડ કર્યા બરોબર રાખવાના છે નહીં તને લાગે હા સર અમદાવાદમાં અમદાવાદ ધર્મ જયંતિ ઉજવવાની છે ઇઠ્યોતેર ની છવ્વીસ નવેમ્બર પપ્પા લખજે ચોપડીઓ અંદાજે વર્ગ બેઠા છે ને એનું થોડી વાર નામ દઈએ આવે એ ભગવાન થકી આપડે કામ લેવાનું છે તરત લેવાનું છે આ દાદા ભગવાન નહી આ તો જ્ઞાની પુરુષ છે ને એટલે તમે બે બોલાવો દાદા ભગવાન હશે જય જય હું જે હસી છે તરુલતા તેની આપની સાક્ષી ખૂબ ખુબ માફી માંગે માફી ના હસાય દાદા જ્ઞાનની બી માફી ગમત ના થાય તમે કોણ જીવ માત્ર જીવ માત્ર ના મારા દારૂ પીધો એટલે વડોપ્રધાન મટી ગયો પછી ગાડા ગાડે તેથી કઈ વડુપ્રધાન નથી રહે એ તો વડુપ્રધાન દારૂ પી જાય વડુપ્રધાન જ છે આવું જીવ માત્ર આવું બોલો શું બોલું વડપ્રધાન દારૂ પીધો અને તેથી કે હું છે આફ્રિકન સીધી છું એવું બોલે તો આપણે માની વડપ્રધાન દારૂ પીધી જાય બધા રહી છે હું મારા બાને બાપુજી સુરત ની વખાણના છે અને હું અજમેર નો છું એમના ફાધર મધર સુરત વલસાડના છે અને પોતે અજમેર વાણી વાણિયા તમે પણ જે જાણ્યા તમારી પાસે જાણવા માટે કે હું કોણ છું એ જાણવા આવ્યો છું તમારે શું જાણવું જોઈએ એમનું નામ નટુભાઈ પટેલ હા પણ ખરેખર તમે શું છે જાણો છો કે જાણવાનું છે ખરેખર કોણ છે જાણવું નહીં પડે કે ચાલે પોલમ પોલ ક્યાં સુધી ચાલશે આવું અનંત અવતારથી ફટાક ફટાક ફટાક ફટાક કર્યા પછી નિવેડો આવતો નથી શું કારણ કે આ દારૂ ઉતરતો નથી અને ઉતરતા પેલા આ ખોરાક ખાઈ સંદારું થયા જ કરે છે ઉતરતો ને તો દારૂ ઉતરી જાય પડી જાય ભાઈઓને કઈ આગળ આવો આ ભાઈઓ બધા આવો આગળ અહીં આગળ આવો સારું પડશે વધુ નથી હું આપડે દેશ માં છું આપડે દેશી છું એટલે બહાર ના હોય તો ઠીક છે બધા બહાર આવ્યા છે ખબર ને આગળ આવો બહુ સારો આનંદ આવશે અહીંયા આવો મારે પૂછ્યું છે કે વાતચીત કરી હતા કે આમાં આવો સુશીલ બંસવ સુશીલ સુશીલ સુશીલ સુશીલ સુશીલ સુશીલ નામ પાસે મફતમાં આ લોકોને શીલ નું ઠેકાણું નથી એનું નામ પાડે પણ શું થાય તો અફકોર્સ નામ હોય છે શું હોય છે આ ખરેખર રિયલિસ્ટિક એવા કોણ છો સુશીલભાઈ ખુદ ખુદ કોણ ખુદ એન્જિનિયર એન્જિનિયર એન્જિનિયર તો ડિગ્રી હે તો ઉપાધિ હે आप उपाधि नहीं है आप तो खुद है क्या है आप बोलो कोई गलती हो गई तो आप खुद के, के ख्याल नहीं ख्याल होना तो चाहिए ना आपको क्या लगता है ख्याल होना चाहिए ना आपको तो खुद था कुछ यही बात है वो एक समझ गया नहीं तो फिर उसका सवाल हो जाता है वर्ल्ड किसने बनाया है दुनिया भगवान ने बनाया ભગવાન ને कौन सी साल में एंड व्हाट डेट पता नहीं तो फिर कैसे कहा से ऐसा खबर लाया कि भगवान ने बनाया ऐसा सुन के बोलता है कि आप खुद ने तलाश किया था खराब से खुद सोचा है ऐसी अनगेटेड अनगेटेड बातों क्या करनी चाहिए गैजेटेड चाहिए कर देना એટલે ફરીદા સાયન્ટિસ્ટ અમને પૂછતા હતા કે હુ ઇઝ ધ ક્રિએટર મેં કહ્યું God is not created of this world at all. Creation પોતે એવું થયું અમારે ક્રાઇસ્ટ શકે છે કે ગોડ ઇઝ ક્રિએટર તો અબજ માણસો બાજુ ખોટું છે તમને ખોટું નથી God is created correct by Christian viewpoint by Indian viewpoint by Muslim viewpoint not by fact it is an viewpoint not fact fact જાણવું પડશે ને God is created correct by relative viewpoint, and that is that is viewpoint only, not real viewpoint. By real, God is not creator of this world at all. Only scientific, circumstantial evidence. હું જાતે જોઈને કહું છું આ વાંચી ના દેખાય સમજ ને આપણે ફેક્ટ તો જાણવું પડશે ને लौकिक बात છે भगवान ने अच्छा ये जगत बनाया है ये बात लौकिक है लौकिक में ठीक है पर अलौकिक कुछ जानना चाहिए कि नहीं जानना चाहिए अत्याचार विचार अलौकिक जानना चाहिए The alaukic no God is not created. तो पजल ही हो गया ऐसे विज्ञान से बदल हो गया क्या हो गया विज्ञान से भगवान भी है दूसरी चीजों भी है सब चीज है और भगवान ये विज्ञान से ऐसा हो गया आप समझ में आए ना तो आप खुद कौन है ये नहीं मालूम है नहीं तो इसकी इसकी विचार करके समझ जाने का अगर मैं खुद कौन हूँ तो हम बता देगा आपको समझ नहीं और रियलाइज कर देगा शब्द से नहीं चलेगा शब्द से चलेगा तुम्हें ऐसा है तो क्या इसमें हो गया दारू चल गया गुरु ब्रांडी तो ऐसी है ब्रांडी नहीं होना चाहिए और रियलाइज होना चाहिए जागृति होना चाहिए कंप्लीट जागृति होना चाहिए अभी तो नींद अभी तो खुली आंख से आप नींद लेता है पर आप नहीं लेता है आखा वर्ल्ड खुली आंख से ओपन आंख से नींद ही लेता है जागृति होना चाहिए आखा ट्वेंटी फोर उसकी जागृति होनी चाहिए नहीं चाहिए तब मुझे बोला था तब बोलो ना तब बोलो ना क्या बोलता है વાત હબળાને ગમે નહીં ના ગમતી અકબર કહી દેજો મને કહી મને બીજી વાતે આવડે લૌકિક વાતે આવડે છો તારા લૌકિક કરી શકે તારા અલૌકિક કરી लौकिक करे लौकिक बात करने का अलौकिक विचार लौकिक भी मैं हम जानते हैं और आपने तो लौकिक बात से सुना है मगर अलौकिक बात सुना ही नहीं कभी ભાઈ આવી શકે એમ નથી બધા ચિંતા વાંધો શું છે આપણે મારી પાસે મારી પાસે ખાસ પ્રેમનો જ માલ છે પ્રેમનો માલ હોય તો વાંધો નહીં સમજે ને હું જે કઈ વાંચી કહીશ તમને પ્રેમથી જ વાત કરીશ સમજે ને કારણ પ્રેમ છે બીજો મારી પાસે માલ નથી સમજે ને તમે તમે મને ગાડી દો તો હું ગાડી પાસે પ્રેમ એટલે હું શું ગાપું સમજ ને એટલે તમારે બધું આ જાણવા માટે કરવાનું છે આ પધલ થઈ ગયેલું છે આ વિજ્ઞાનથી આ પધલ થઈ ગયું છે અને આ પધલ તાર પધલ ઉભા થાય છે કે આપણું કોઈ દિન પધલ હોતા આખા દિન તક હોતા કે નહીં હા તમારે પધલ થાય છે તમારે પધલ થાય છે કારણ વર્લ્ડ પોતે જ પદલ થઈ ગયું છે એટલે એમાંથી દરેક પધલ થયા કરે છે માણસ તેથી મુજાયા કરે છે અને તે તમે કહો નહીં સાધુ સંન્યાસ બધા મૂંઝાયા કરે છે જ્યાં સુધી આ પદલ સોલ્વ ન થાય ત્યાં સુધી મૂંઝામણ કોઈ જાય નહીં એટલે સાધુ સંન્યાસ છે ને પદલથી સોલ્વ થાય ચપરાબદમાં કોઈ સોલ્વ થઈ શકે હિમાલય ખોલખોલ કરે કે પદલ સોલ્વ થાય આ તો વિજ્ઞાન છે આંતરિક વિજ્ઞાન એક બાહ્ય વિજ્ઞાન જે ભૌતિક વિજ્ઞાન છે અને આંતરિક વિજ્ઞાન અધ્યાત્મ વિજ્ઞાન છે સમજો ને तो ये जाति विज्ञान को जानना चाहिए नहीं ऐसे ऐसे ऐसे कैसे चलेगा अब समझना है ना એટલે puzzle there are two viewpoints to solve this puzzle one relative viewpoint one real viewpoint એક વાર પઝલ સોલ્વ થઈ ગયું એટલે પછી પઝલ ઉભો નહીં થાય પઝલ ના ઉભો થાય એટલે તો આગળ સર્વિસો કર્યા કરો ને પછી પછી આવતો ભાવ બગડશે નહીં બધું બગડશે નહીં અત્યારે તો કોઈક તમને શું નામ તમારું ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર તો તમે અત્યારે અહીંયા કોઈ કે ભૂપેન્દ્ર તમારે અસર નથી એટલે તમને મેં અસર થાય ના થાય અને પછી તમે અટેક કરો નહીં મોડલ અટેક ના કરો માનસિક અટેક કરો ના કરો કે ના કરો એ એટેક નકમો જાય કરો માનસિક એટેક મન પર એટેક થઈ ગયો સમજ ને કોઈ પણ અટેક નકામો નહીં જાય માટે એટેક વગરની લાઈફ થાય સાહેબ પગલ બંધ થઈ જાય આટલો ગાળો દે ટોળો મારે તો પણ એટેક ના થાય તમને સમજાયું કે એટેક કરવાનું તમને પસંદ છે એટેક કરવાનું ગમે છે કઈ ખાલી તો હમો એટેક કરે તો સારું એવું લાગે છે ને એકબીજાની સાથે લેવડ દેવડ ચાલે છે હા પણ એ એટેક ન કરે આ બધું કોઈ એટેક ના કરે તમને પછી બહુ ગમે ને હવે એના માટે શું કરવું પડશે તમારે પહેલા એટેક બંધ કરવા પડશે એટલે ઓટોમેટિકલી બહાર બંધ થઈ જશે હવે તમારે બંધ કરવા પણ તમારી પાસે શું સાધન તમારી પાસે અંદર વીકનેસ છે ખાલી તમે કેવી રીતે એટેક બંધ કરી શકશો ભૂપેન્દ્ર મસ્કર નથી કહ્યું તેની હાથે એટેક શરૂ કરી થઈ ગયા એમ મેરેજ તમારે ના કરવા થઈ જાય બરાબર ને એટલે હું પોતે દાદા ભગવાન નથી દાદા ભગવાન પ્રગટ થયેલા તે છે કોણ છે હું હા ઓહો આમ કરી નમસ્કાર કરું છું તમને ખબર પડે ને જે પ્રગટ થયેલા ચૌદ લોકો નાથ પ્રગટ થયો તમે માગો એ આપવા તૈયાર જે માગો એ આપવા તૈયાર બધી વીકનેસ તારી નથી છે થોડી રહેલી છે થોડી રહેલી વીકનેસ કે બધી કાંઈ નથી બધી કાંઈ હતી શું કહ્યું રહ્યા બેનો કાઢી છે વીકનેસ વીકનેસ હા કે આ પીળી ધાતુ કરી ફરી કરવું છે આ પીળી ધાતુ કરી નીકળ્યા એના કઈ વાત ના ગમે તો કઈ કહેજો હા બોલતા રહેજો પછી હું તમને તમે એ સમજાવીશું ને મારી વાત ના તમે તો એને કેવી રીતે એને પથ્થર કરીને તમને ડિટેલ્સમાં સમજાવી સમજો ને કોઈ કોઈને ના પણ કરી જાય શું બધાની પ્રકૃતિ એક સરખી નથી હોતી નહીં તો મારી વાત એટલે આ કોણ બોલે છે એવું જાણો છો દાદા ભગવાન દાદા ભગવાન હા તો દાદા ભગવાન બોલે તો હું અહીંથી ઉઠીને જવું ને તો આપણે એવું જ બોલે છે મારા જેવું અહીં ઉઠી જવું ને અને મારા જેવું જ બોલે છે ત્યાં ત્રણસો રૂપિયા માં ચારસો રૂપિયા દાદા ચારસો ડોલર દાદા થઈ ગયા એટલે દાદા ભગવાન નથી બોલતું આ સાયન્ટિસ્ટ નથી સમજી શકતા એ વાત કહેવા માંગો તમે વાત કરો વાત કર સાયન્ટિસ્ટ અમને સમજવાની સમજતા બહુ વાર લાગશે શું કહ્યું કારણ તમારા વિભાજન છે એટલે હું બોલું છું તે તહેવારમાં મારો ઇગોઇઝમ ખરાબ થઈ ગયો છે કોણ બોલે છે હું સમજી ગયો શું કરું આ ઓરિજિનલ તે પ્રકાર બોલે છે કોણ બોલે છે આ ઓરિજિનલ તે પ્રકાર એટલે શું કે there there no my speech જ્યાં માય સ્પીચ આવી તો પોઈઝન છે શું છે આ સમજમાં ને જ્યાં માય સ્પીચ ત્યાં શું હોય પોઈઝન જેટલા પ્રમાણ નહોતું હતું હોય પણ પોઈઝન હોય જ અને આ માય સ્પીચ નો એટલે આ કોણ બોલે છે આ વક્તા ઓરિજિનલ જગત છે શ્રોતા તમે છો હું નાતા દસતા છું એ શું થઈ રહ્યું છે એમ મારી પાસે નોંધ રહે છે શું થાય ને એટલે હવે આ પ્રકર આપણી સમજમાં આવી જાય બધાને ત્યાં થયો તમને તો મને એમ લાગે કે આ બોલ્યો કાં થયું નથી થતું તમારે ના બોલવું તો બોલી જાય છે એવું નહીં થતું પછી કસાય થાય કે નથી બોલવું તે બોલી જાય હે ઘરે ભરા આમ ધ્યાનમાં હોય બોલ બોલ નહીં થતું ત્યાં લોકો છે અરે એમાં આ તો કોન્શિયસ માઇન્ડ થી બોલ કે છે શું કે આ અનકોન્શિયસ છે સાહેબ એની મેરેજ આમ કોન્સેપ્ટમાં કોણ બોલી રહ્યું છે બધું બધા ત્યાં જ છે પણ બધા અહંકાર એટલે પોતે કબૂલ ના કરે ગધેડું કૂતરું બધું ટેપ આગળ છે કેવી રીતે ઉતરે છે એ તમને પછી આગળ પર સમજાય તમને શું કરવું છે આત્માની હાજરી છે આ બધું પણ એ બધું આગળ પર સમજાય આ તો આપણે વાત તમે સમજી લો તો આપણે અમે તમે આ રિયલાઇઝ કરી આપીએ શું કહ્યું આ જતો એટલો જ છે આપણો આપણે સમજ આવ્યા ગુજરાત થોડા થોડા સમજતા જ નહીં તો બધા બે હજાર તૈયાર કશું પૂછવું નથી પાણી ગયો ભૂપેન્દ્રભાઈ ગમી વાત બધી કારણ કે આ વાત કેવી છે કે એક એક અથવા આત્મા કબૂલ કરવું જ જોઈએ આ વાત છે કેવી છે અને ન કરો તો તમારો આડે છે હું સમજી દઉં શું કહ્યું તમારે આત્મા કબૂલ કરવું જ જોઈએ કારણ કે આ માલકી યુગની વાણી છે માલકી વાળી હોય ને ત્યાં તો બુદ્ધિ ઉભી થાય શું થાય અહીં બુદ્ધિ છે નહીં મારા મારા બિલકુલ સેન્ટ પર્સન્ટ બુદ્ધિ નથી માતા સેન્ટ પર્સન્ટ બુદ્ધિ મારામાં વર્લ્ડમાં કોઈ વખત હોતું નથી આ અને આ અપવાદ છે સમજવું ને અજોડ ને અપવાદ બુદ્ધિ બુદ્ધિ માં ખલાસ થઈ ગયેલી હોય એવા માણસ ને અજોડ છે એવું કે હિન્દુ સાહેબ બધા બુદ્ધિશાળી છે ને આપડે ત્યાં આગળ પૂછીએ કોઈ જ્ઞાની સાહેબ તમારી બુદ્ધિ પણ મારી બુદ્ધિ થોડું ભૂલ છે બધા ના કરતા કોઈ એવું કહે ને કે મારા બુદ્ધિ ખરાબ થઈ ગઈ ને ખરાબ થઈ ગઈ છે સાંભળ્યું સાંભળ્યું ના હોય ને આગળ જે જે થઈ ગયા શિક્ષકો બધા બુદ્ધિ ખરાબ થયા પછી તીર્થંકરો છે જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર આજે હું બોલી વાતો તે પૂર્વાનું પૂર્વી નથી એટલે સાંભળેલી વાતો નથી અપૂર્વ છે પૂર્વે ક્યારેય સાંભળ્યું ના હોય વાંચ્યું ના હોય વિચાર્યું ના હોય એવી વાત છે અને છે હકીકત વાસ્તિક વાસ્તિક તો તમારા આત્મા કોણ કરે તમને સર્વ દુઃખોથી મુક્ત કરશે સંસારના સર્વ દુઃખોથી મુક્ત કરશે તો થોડા બાકી રાખવા છે ચિંતા બિંતા રાખી છે બાકી ચિંતા કાઢી નાખી બધી ચિંતા રહ્યા થોડી રહ્યા કામ લાગે પછી કોક દાડો કોક દાડો કઈ એમાં જવું હોય પાર્ટી બાટી ઉતાર ના દે નહીં રૂપાજી નું સત્યાવીસ વર્ષથી મેં ટેન્શન જોયું નથી સચ્ચાઈ પહેલા શું છે બસ ટેન્શન જ ભરેલું કેવું શું ભરેલું તું હા સત્યાવીસ વર્ષ પર સુરત ના છે બધો તો ડિઝોલ ટેન્શન તમે કઈ પૂછતા નહીં પૂછો કે પૂછો ખરું ખોટું છે ને વાંધો શું છે ઠીક બિલકુલ નથી જરા ઠીક નથી ઠીક છે સાંભળો આટલું કોઈ પસંદ આવ્યા હમ સારું આ દુનિયાનો કોઈ બનાવનાર ભગવાન એવું કોઈ જીવ છે નહીં દરેક ને અને દરેકને ભગવાન થવાની છૂટ છે શું છે આ એન્જિનિયર તમે થયા તો બધા એન્જિનિયર થયા છૂટ ખરી નહીં પણ ભગવાન થવાની છૂટ પછી એ ચી રીતે થાય આ વિધાઉટ માય ઇઝ ગોડ જેનું માય જતું રહ્યું એ પોતે ભગવાન જ હાલ પોતે ભગવાન જ છે પણ માય વગ્યું એટલે જીવ થઈ ગયો શું થયું માય વળગ્યું એટલે માયા થઈ શું થયું માયા થઈ એટલે જીવ થઈ ગયો સમજ માયા મારી મારે કાઢી નહીં નાખી પણ જેમ છે તેમ તમને સમજે પાડું સમજ અને તમારે માયામાં રહેવાય અને આવું કામ થાય બંને થાય ને એકદમ સ્ત્રીને કઈ કાઢી બોલાય કે ના કાઢી બોલાય ત્યાં છોકરા કઈ કાઢી બોલાય ના કાઢી બોલાય ત્યાં છોડીઓ ના પણ પણ પહોંચો નહીં છે પહેરાવાની છોડીઓ પરિણાવજો છોકરા પરિણાવજો ખબર ને કપડા પહેરજો હાઈ ક્લાસ ટાઈ પહેરજો કરો બધું અને આ વિજ્ઞાન પણ એવું કામ કર્યા કરે શું કરે જેને ઇઠ્યોતેર વર્ષે હું કામ કરું છું નથી કરતો કામ કરી શકું ને કેટલા કલાક કામ કરતા છું હું તમે રજા નહી પાછી તમારી રજા અઠવાડિયા મારે રવિવાર દાડે રજા નહીં અરે દિવાળી દાડે રજા નહીં કાલ દસ હજાર માણસ દર્શન કરનાર બંધ લવરા છે ના મળે ખાવાનું થોડું કામ થાય મારે અને પછી જવું હોય તો કુછ દાડી લઈ જવા પડે કારણ સ્વાસ્થ્ય ભાઈ પૂછે છે તો એ તમારા માટે પઝલ નથી હા બધું પઝલ જ છે બધા હા પણ પઝલ જેને ના સમજાય છે હું ના સમજુ તેને પઝલ પણ મને તો કોઈ કઈ વસ્તુ ના સમજાય એવી વસ્તુ રહી નથી કારણ મને આ જગતમાં કોઈ પણ જીવ દોષિત જ દેખાતો નથી આ માં કોઈ એવો જીવ નથી સાપ કે વાત કે વીછું કે સમજ ને કે અમેરિકન કે કોઈ મને દુશ્મન કોઈ દોષિત જ દેખાતો નથી શું દેખાતો નથી એમ કે છે કે તમને પઝલ ના હોય તો તમને એવું કેમ લાગે છે કે હું ચૌદ કલાક કામ કરું છું ના એ તો તમને સમજાવું છું મને પઝલ નથી આ તમને મહેમાન થાય કે આ ઈશ્વર દિવસે કઈ કામ કરતા છે કે બેકાર છે એટલે તમને સમજાવું છું ઇઠોતેર વર્ષે અને તે હું નથી આ જે આજે બોલે છે ને તે એવું નથી સમજ્યું ને એવું તમે અમને માગો ને આ બોલે છે તે એવું નથી મને તમે ઓળખી શકો છે ત્યાંથી સંજ્ઞા પાવો ને જે તે રૂપ તમે ના ખાવ ત્યાંથી મને શી દોખો તમે હું તમને દ્રષ્ટિ આપું દિવ્યચક્ષુ આપું ત્યાર તો તમે ઓળખશો તમે તો આ બહારના દેખશે ઓળખશો કોણ ઓળખશો સમજ આ દિવ્યચક્ષુ જોઈ ને આ ચામડા ને અક્ષર બધું જોયું તો બધું જૂઠું નીકળ્યું ખોટી વાત નીકળી આય અને ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર નું કામ કરે તમે તૈયાર કામ કરો બે આ રીતે ભૂપેન્દ્ર છે ચોરીઓ પડ્યા છોકરા પડ્યા તૈયાર જોયા કરવાનું બસ જોઈ જોઈ રહેવાનું સમજે ને તમે તમે તૈયાર ટેસ્ટમાં રે એના ટેસ્ટમાં શું સમજ ને કેટલા વાગ્યા છે બે વાગ્યા શું મન હરભી ગયા છે ચાર વેચતા પતાણ્યા ભણીને ભણ્યા પછી આપણને ખબર પડે શું કે આપણને ચારે વેચ દિસ ઇઝ નોટ ફેક્ટ શું કે શું કે છે This is not dead. This is not dead. Niti, na This is not dead. હા માટે તો હું ખેતી માટે તો એમ કહેતો મેં તમને અહીંયા આત્મા મળશે એટલે મેં તમને વાંચ્યા કે અહીં ના હોય એ શબ્દમાં હોય નહીં આત્મા તો અવર્ણનીય અવસ્થીય વસ્તુ એ સૂક્ષ્મતમ વસ્તુ આ જગત માં બધું સ્થુલ જગત છે એમાં સૂક્ષ્મ વસ્તુ હોય કે છે ત્યાં ક્યાં હોય ત્યાં પુસ્તકમાં હોય શકે નહીં શું કે છે પુસ્તક માં જળ હોય સ્થુલ હોય બધી વસ્તુ શબ્દ સ્થુલ છે કેવા છે પુસ્તક માં આત્મા હોય ત્યારે ક્યાં આત્મા પ્રાપ્ત થાય ત્યારે ભેદ વિજ્ઞાની ભેદ વિજ્ઞાની કે જે ચાર રીતના ઉપરી છે ત્યાં જાત એ ધીસ ઇઝ ધેટ કે છે શું કે છે નહી તો કરોડો કરોડો અવતારે કરોડો ઉપાય આત્મા પ્રાપ્ત નહીં થાય કે ભેદ વિજ્ઞાની સિવાય ભેદ વિજ્ઞાની એટલે જેમાં સોનામાં તાબુ ભરેલું હોય જુદા કાઢી નાખે શુદ્ધ કાઢી નાખે છે એવા આમાં શરીરમાંથી બધું બધું છૂટું કરી નાખે સમજ ને ભેદ વિજ્ઞાની કહેવાય તમે